Esther is impure. Esther is impure. And you are pure. By relative viewpoint you are impure. By real viewpoint you are pure. By relative real viewpoint you are pure soul. Real viewpoint By relative viewpoint you are impure. Esther, Esther. Esther કે એસ્ટર યા બરોબર છે દાદા Can you understand my Yeah, I understand. I know that my, my name is Esther, but it's not in my body, it's in my soul. હા કે આઈ અન્ડરસ્ટેન્ડ મારું નામ એસ્ટર છે પણ એ મારું નથી પણ અંદર પ્યોર સોલ છે એમ. Oh yes, you are right. You want to realize your soul? You want to know your soul? How it moves? What does it mean? You want to know Carrera. that? Yeah. If you have any question, you can ask him. How You I can have ask to him, do he it. will answer You you. know, you can ask him any He will question. make you realization of your soul. Something, you know, which you want to know. હું હું જયારે મરી જાઉં પછી મારો સોલ ક્યાં જશે soul soul is permanent and body is temporary adjustment temporary adjustment. Temporary adjustment. Your name temporary adjustment, body a temporary adjustment, and your soul is permanent. Your pure soul is permanent. That means that I don't die. Yeah. Yeah, you એટલે મને ખબર પડી કે હું મરવાની નથી કે છે Yeah. Ah. સોલ ડઝન્ટ ડાય એમ ખબર પડી ગઈ My body is in me, Correct, correct. but not my soul. My soul is હવે alive. That's right. તારાથી કઈ ભૂલો થાય તો પ્યાર સોલની પાસે માફી માગી લેજે As soon as you do anything, I feel deep. depressed. Yes, it will depress. Because, you know, something in my soul make me like uh, I'm not doing right. That's right. And then, એમ કે છે કે ઘણી વખત મને ડિપ્રેશન આવે છે અને મારો આત્મા મને એમ ઘણી વાર કે છે કે તું બરાબર કરતી નથી એમ તું રોંગ કરે છે એવું એને મારી આત્મા કે છે And then, when I know that I am wrong, I said to myself, maybe it's my soul, right? એટલે તારે માફી માંગી લેવી to myself that I must forgive myself for doing things wrong એમ કે છે કે ત્યારે ત્યારે હું મારા મારી જાતને એટલે અંદર જે સોલ હશે એને જ કહું છું કે તું મને માફ કરી દે હા એવું કરું છું કે માફી માંગી ફરી ભૂલ નહીં કરું એવું કેવું and then uh, ask that I won't do such mistakes again. Yeah, and I feel um, guilty, then I feel I, I should not do that again. I best not to do all over. એમ કે છે મને હું જયારે ગિલ્ટી મને ફીલ થાય ત્યારે હું મારી જાતને કહું કે આવું ફરી હું નહીં કરું એમ And pure self and Dada Bhagwan is the same. You say pure no, soul mm. and Dada Bhagwan is the same. Oh, Dada Bhagwan and pure soul. You, you say na Dada Bhagwan ne namaskar karu chu. you told no Uh-huh. so that દાદા ભગવાન is pure soul Oh, my. The Dada The Bhagwan same. is a pure soul. pure 100% દાદા pure એટલે દાદા ભગવાન બોલો તો ચાલશે ના ના બોલો દાદા ભગવાન માફ કરો એમ કહે and if you say that Forgive me, ah, Dada forgive me Bhagwan. દાદા ભગવાન Forgive me, but uh, દાદા Dada ભગવાન Bhagwan. then okay it will okay Oh, that's you will give forgiveness dada enu operation you you ask dada bhagwan it is inside you or whenever you find any depression whenever you find any marje darek થાય તરત whenever you said whenever you think you did મને રબડાવ ગોવિંદરાવજી એ વાત ચૂકી છે કરવી ના ના કરો કરો કરો વાંધો નથી એટલે અમારું જે ત્યાં આગળ બધું ખરું ને કોન્ટ્રાક્ટ નું સ્ટોર સિમેન્ટ નો સ્ટોર હોય મોટું ગોડાઉન હોય સ્ટોર સિમેન્ટ સિમેન્ટ સાઈટ પર બધું હોય ને અને એ ગોવિંદરામજી કે છે મને સિમેન્ટ આપજો કે છે હા ક્યાં છે ગોવિંદરામજી કરચેલિયા કરચેલિયા તાલુકે બારડોલી આ મહુવા મહુવા તાલુકો મેં કહ્યું કે સિમેન્ટ તમારે જયારે જોતા લઈ જજો શું કહ્યું એના પૈસા બે ના મળે કે છે તો લો તો ચાલે કે મારે મને પૂછો છો મારા જેવા હું ગોવિંદ રામજી કે છે મને પૂછો છો તમે માગીને લો એટલે હું કોણ છું જાણો છો તમે કે છે તું વાણિયો છું વાણિયો વાણિયો હા હું ગોવિંદ રામજી હું ગોવિંદ રામજી કે તમે શું સમજો વાણિયું એટલે અમે કન્ટ્રાક્ટ નો ધંધા અમારી પાસે નાગરી નાગરી કહ્યું બીજા પાસે નાગરી કરજે એટલે તું નાગો વધારે થયો એટલે અમારા ભાગીદાર ડરી ગયા બધા અમારા ભાગીદાર હતા ને તે ડરી ગયા ક્યાં નાગા જોડે આપડે ક્યાં પહોંચી નાગા ને સીધો કર્યો મારો ધંધો જ કર્યો મારો ધંધો શું છે નાગા ને સીધો કર્યો એટલે ગોવિંદરાજજી કે છે અંબેલાલ શેઠ આ ગોવિંદરાજજી ને ના કેશો નહીં કે છે જુદી જાતનો માણસ છે આ દેશનો રાજા છે મારે રાજા ને જ ભોતગડ કરી એટલે પછી એ તો ધકે ચડ્યો બિલદાર એના પેલા માણસો ખરા બધા જોન તો ધીરધાર કરેલી ને એટલે બધા દુબળાઓ ચોધરા લોકો બધા એને વસ થઈ ગયેલા ઢોળિયા ચોધરા દુબળા બધા એ બધાને કે બધો માણસ આવો આ કાલે અને આ કંટ્રાક્ટ ઉડાડી મેલો કે તીરકામ ઠાલ ને આવો પેલા બિચારા નિર્ધાર કરે આ બધું ખરપટી રામજી પેલો મારો સંબંધ બહુ હતો પણ <laughs> જોઈએ છે માટે એટલે શું કહેવા માંગુ છું બરાબર તમારો સ્વભાવ આવો તે જ્ઞાની નહીં ને બરોબર છે તે દાદા જ્ઞાની નહીં એટલે તમારે વેવાઈ થાય એટલે મારે કેવું પડે સારું જાણાવો તો કોઈ દાડો બધું ઉડાડી મૂક્યું બરાબર એટલે પછી અમારે ભાગીદાર કે જો આ તોફાન તમે ઉભું કર્યું આ ડરે શું કાય બેસ રોપ માર કર્યું હું એકલો બહુ છું મારે કોઈ કઈ જરૂર કારણ હું દિલ નો માણસ સિલવાન પુરુષ અહંકાર એકલો જ ગોળો એકલો બાકી બીજું બધું સિલવાન બધું ને અને તેને દરજ ના હોય ને કઈ ડર એટલે બસો માણસ આવ્યું પછી મેં જોયું એટલે પછી હું થતો ગયો સામો ભાઈ તમે બધા કેમ આવ્યા છો તમે જે તીરકામ ઠરીને આવ્યા છો કોને તમને મોકલ્યા છે કહો અમને શેઠે મોકલ્યા છે શું કરવા માટે મોકલ્યા છે આ તમારું બધું ઝૂપડા બુપડા બધા ઉડાડી ગયેલો અને માણસો ને પણ ઉડાડી ગયેલો પેલો મને ઉડાડો ત્યાર પછી છે તમે ઝૂંપડા તરફ જાઓ શું કહ્યું પેલા તમે આ તીરકામ છોડો મારી પર તો સારા બધા ધરી ગયા કારણ કે એને મારતા પાછા મજૂર કરતો હોય મજૂરી મારતા કરતો હોય હું તો બે ચાર જણ ઓળખી ગયો ત્યારે જ બંધાય અહીંયા તમારા જેને મને મારવો હોય તે મારવા ના જુદા આવો ના મારવો હોય તો આમ જુદા બેહો બે પાછી જુદી થઈ જાવ કયું બધા તો હાજરી એમની હાજરી અહીંથી અહીંથી પૈસા લઈ જાય એડવાન્સ તારે એવું જ અને ગોવિંદ અને વ્યાજ એની પર ચૂસી લે ઉડતો અમે ચૂસી ખાઈએ એટલે પછી એ તો બધું ડરી ગયું એક સિલવાન પુરુષ ને એક માણસ જોઈએ લાખ માણસ દબી જાય શું કહ્યું તે ડરી ગયું બધું ડરી ગયું એટલે આમ નહીં આપડે આ કરવાની જરૂર નથી હાથ ના પાડવા મળી એમના હાથે ના પાડી એટલે પછી મેં શું કર્યું અમારે ત્યાં નોકર હતા એક બે તેમને કહી દીધું જાઓ તાળીના હાથ મોટલા લઈ આવો તાળીના માંડવા છતાં આવડા આવડા મોટમાં તાળીનો ભરીને લાયા બધાને આપણે એટલું પાઈ દીધું નાચો આવે એટલે પછી ગોવિંદરાજે સવાર નાચ્યા હું હાથમાં ને એટલે ખુબ વળ્યો હું તમને મારી નાખીશ આમ કરીને પણ આમનું હૃદય પરિવર્તન થઈ ગયું આ દાદા ભગવાન જેવા માણસ છે કે આપડે કેમ એટલે ગોવિંદરાજી સમજી ગયા કે કઈ કર્યું કરામત કરી દાદા એટલે આપણું ચાલવાનું નથી બીજા ગોવિંદરામજી પાસે મૂળ ને પાછું મારી કરામત તો ઉડાડી લઈ ગયા છે પણ અમે અમે તમને કહીએ છીએ કે અમને કઈ આપો ને એમાં તમને શું અમારે લાગે છે કે અમારા પૈસા લઈને વેચી મારો અહંકાર ગાડો છે કહ્યું સિમેન્ટ વાપર્યો કે મારો અહંકાર ગાડો માણસ છે ભગવાન ને ગોઠે ને એવો મારો અહંકાર છે શું કહ્યું કારણ બીજી બધી ચારિત્ર મારું બહુ હાઈ ક્લાસ છે કે પછી નગીન પહેરી ગયેલો નગીન આ કંટાટ કરવો છે મોટું નગીને બિચારા બહુ માથાકૂટ કરી બિચારા અને કસ્તુર કસ્તુર જોતા થઈ ગયા નગીન કસ્તુર નગીન કસ્તુર બધા શીખા એક છોકરો નગીન ની વાઈફ તમારે શું વાગી થાય લગીની વાઈફ શું અગી થાય તમારી બેન મોટી એમની મોટી બેન બેન બહુ સારી ભાઈ અમને કહો અને કઈથી આ કાગળ પેટા મળી છે નગી <coughs> ને હૃદય બહુ સારું આવતો એ તો બધા છેલ્લે બહુ દુખી છે અને ગોવિંદ રામજી જોડે ના પાવે ને એટલે અમારે નો બેઠો એ કાકો ખરાબ થઈ ગયા છે ના પણ મિલકત બહુ સારી હતી પણ એમનો એક છોકરો અહીંયા છે મેં એમને કીધું તમે બોલાવજો મિલકત બહુ સારી હતી હા કાકો છે પંચાસી ની સાલ માં દેરાસર બંધાવ્યું સાલ માં દેરાસર બંધાવ્યું પ્રતિષ્ઠા થયેલી પંચ્યાસી ના માસુદ પાંચમે સંવત ઓગણીસો પંચ્યાસી માં કોને સાલ માં દેરાસર બંધાવ્યું જયારે પંચાસી માં પ્રતિષ્ઠા થઈ તે વર્ષે મારા બાપુજી ગુજરી ગયેલા પંચ્યાસી ને ત્રીસ ની સાલમાં ત્રીસ ની સાલમાં તો તે દાદ તમે પંદર વર્ષ ના હશો સોળ વર્ષ પંદર સોળ વર્ષ સોળ વર્ષમાં સોળ વર્ષ ના એટલે એકત્રીસ સાલમાં એ વખત મરી ગયા બહુ વર્ષ દસેક વર્ષ થઈ ગયા દસ બાર વર્ષ દસ વર્ષ થયા બસ છોકરા પરિવાર છે કઈ છે ચાલે છે બધા કમાય છે ગાડી ચલાયા કરે પણ પેલા જેવા સુખી નહીં રહે ના સારું છે કારણ કે બે છોકરા કોન્ટ્રાક્ટ માં છે એક છોકરો મોટો છોકરો છે તે લંડન હતો તે હવે ત્યાં રિટાયર થયો એટલે ત્યાંથી પેન્શન આવે આવડો મોટો મલગો બોલ આવે હા કેરી વાડી હતી યાર મલગોબો બહુ સરસ થાય છે કેરી સારી કેવડો થાય છે ત્યાં મલગોબો થાય ને પણ દોઢ થાય છે શેર નું ફળ થાય પણ બધા ઘણા બધા ગુજરાતી કરતા ગુજરાતી કરતા બહુ સરસ છે તમારી કોમ બધી ચારે છે પણ ગુજરાતી કરતા બધા સરસ અમદાવાદ વધારે સાબરમતી માં દાદા સાબરમતી માં લગભગ સો સવા સો કોઈ મારવાડી કે નહીં તમારા મોડા પરથી કોઈ મારવાડી કે નહીં પણ અમે લોકો ગુજરાતી પછી ગયા પચાસ વર્ષે બસો વર્ષ થઈ ગયા ને અમારા ફાધરે બહુ જોયેલું નહીં દાદા આવેલા બહુ મોટું કલમ ની કેરીઓ બધી બાજુ ક્યાંની વાત કરું છું કઈ સાલ ની વાત કરો જાણો છો તમે નાઇન્ટીન થર્ટી ઓગણપચાસ વર્ષ છે આ વાત અને આ છે તે સુભાષચંદ્ર બોઝ છે હરિપુરામાં હરિપુરામાં ઓગણીસો સાડત્રીસ સોમવાર ઓગણીસો ચોરાણું ફેબ્રુઆરીમાં કોંગ્રેસ ભરાયેલી ચૌદમી ફેબ્રુઆરી ત્યારે અમારું નદી પર વર્તક નદી બેસ્યા ને હા એકોતેર મુ એકોતેર મુ એ વખતે દાદા સુભાષચંદ્ર બોઝ પછી મોરારજી દેસાઈ ને બધી ધાર પડેલી પોલિટિક્સ અમારા ગામમાં મારા દાદી માએ ઉતારો આપેલો પાત્રક નદી પાસે ના ના મને જાણવાની પડી ને ગોવિંદરામજી કસ્તુરરામજી પાંચ ભાઈઓ નું કુટુંબ હતું બાકી તમારા જે ફોયા હતા બહુ સારી ભાઈ હતી દાદા ફોઈને તો તમારા છે ને આપતો વાણી ને બધું એમણે તો વાંચેલું અહિયાં આવ્યા ને ત્યારે એને કે જમવાનું બને ને બહેને તમારે બેને જમાડે જય સચિદાન વર્ષની ઉંમર અઠાવી વર્ષની ઉંમર ઓગણીસો છત્રીસ માં તમે લગીન બેન નહીં જોયેલા મેં જોયેલા દાદા નાના હું બહુ નાનો પણ મને થોડીક એમ દસ બાર તો બોસ કલવેટ હતા બોસ કલવેટ એટલે રોડ રસ્તો તૈયાર થયો ત્યાં બરોબર રોડ નું બેંક લગભગ બાર બાર ફૂટ ઊંચું ને બાર બાર ફૂટ ઊંચું એટલે પછી નાળા એવડા શીરીત બધા એવડા મોટો જરૂર નહીં ને પૈસા ખર્ચે કોણ એટલે બસ કલર કરેલા એસી એસી ફૂટ લાંબો પાઇપો મૂકેલા દાદા દાદા પાઇપો મૂકેલા ગેલવેરાઈ ના ના પાઇપ ત્યારે ત્યારે ત્યારે પાઇપ ચલણ નહીં બોક્સ કલર એટલે આરસીસી ચોરસ ચોરસ આરસીસી એન્જિનિયરિંગ ભાષામાં નથી આવ્યા પછી આ પાઇપ કન્સ્ટ્રક્શન નીકળ્યું અહીંયા તમારે બોક્સ કલવટ મૂકેલા હોય છે એવું ખબર પડી એટલે મેં વાત કરી બધી કારણ કે આમ તો ગુજરાતી જેવા દેખાવ તમે ગુજરાતી ને ટપી જાવ એવા છો જેવી લાયકા તેવા વિચારો ને અને ગોહિરામ છે બહુ સારો માણસ હતો આ તો જરા ના પણ તમે પેલા કહ્યું તેવો જ ઓફિસર ડબડાયેલા બધા ડબડાય ડબડાય કરે ને તો ઓફિસર ડબાઈ જાય પણ અમારે કોન્ટ્રાક્ટર અમારે અમે હું તો સિંહ નું બચ્ચું છું શું છું અલા સિંહ ના બચ્ચા ને ક્યાં છે બરાબર ને તરાજ ભાઈ તો બકરા લાવી જાય બચ્ચા માણસ લઈને આવી હતું હા તીર લઈને ત્યારે નવસારી ડિવિઝન બચ્ચા માણસ મોકલેલું તીર કોમઠો અંબેલાલજી ને પાડી દો કે કચેલિયામાં છેલ્લું નાડું ટીહનુબટ્ટી કહેવાય ધુમાહી નદી દાદા નામ શીખ્યા ને યાદ છે નદીનું ધુમાસી નદી ધુમાસી નદી તેરા અહંકાર ખરો ને અત્યારે કચાભાઈ નથી તેરા અહંકાર ચાલો હરણ બેન ને તેડવા જતો હતો ને એટલે ખબર હા અને પછી લાયક એ કસ્તુરચંદ ના કરતા એ દગીન કરતા આ બેન બહુ લાયક હતી એટલે અમે જાણીએ કે ખાનદાન ગણી આ બેન છે નગીન એક જ છોકરો એક જ છોકરો ઇફેક્ટ એમ કે you can feel it right away એમને વાત કરેલી એટલે કે એવું અમારે કરવું છે What's your name? Ganda Ram Subha Reddy. Ram Reddy. Reddy. Ram Subha. Ram Subha ne? Ram Subha. Ganda Ram Subha Reddy. Is it correct, Ram Subha? Ganda family name. Ram Subha Reddy. કે ગાંડા એટલે ફેમિલી નું નેમ છે અને રામસુબા એટલે એનું નામ છે રામ ખુદ કા નામ હે એનું નામ છે આપકા નામ હે મેં I accept your name is Ram Ram in the model way That is the name. Yes. No. Name. એમ કે છે રામ સુબા મારું નામ છે અને રેડી મારું સરનામ છે હો બરાબર છે આ accept but who are really who are you really your name is Ram સુબા your title is ready but who are you ખબર નથી મારું નામ હું રામ છું એમ કે Who are you? Nirmala. Nirmala is your name. I accept. Your name is Nirmala. Your name, not you are. You are not Nirmala. Your name is Nirmala. who are you then? Who are you? We don't know. ખબર નથી કે આ નામ છે એટલી ખબર કોલેજ માં ગયા નહીં ડાક્ટર છે દાદા આપ ખુદ કોને તો જાણના છીએ ને खुद कौन है God know who you are. Ram Sundar is your name. I accept. But who are you? I don't know. ખબર નથી Who has created this world? God. God. કઈ સાલમાં કરી ગઈ when what year did you make what year did you create It was there all the time. I don't think it was in the end or the beginning. કે કે કે એનો એન્ડ ને બિગિનિંગ નહોતું it was there all the time only it was there all the time કાયમ નું હતું તો બધી there is nobody creator there is no creator no beginning or no end somebody creates something it doesn't mind. everlasting world is everlasting so nobody is creator creator માં તો એન્ડ અને બિગિનર એવું હોય કે It's created at the very beginning as well as end. Uh, it's an everlasting world. That means there is no creator. Sanjay, God is not created of this world at all. God is created correct by relative viewpoint, not by real viewpoint. By real viewpoint, the world is the puzzle itself. The world is the puzzle itself. વિજ્ઞાન થી કહી દે વિજ્ઞાન it has been, it's a puzzle by itself. Evolution. You know, by, you know, by scientific circumstances has been, this is all happening. There is no creator. કહ્યું શું હતું anything? The ability to concentrate and meditate on God. On God? Yeah, for me, I want to listen to Baba to meditate and concentrate on God. એને ભગવાન ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું અને મેડિટેટ કરવાનું એને એ જોઈએ છે આપની આશીર્વાદ જોઈએ છે એ પ્રમાણેના Yeah. I will give you blessing. You must know who is, who is God. I am trying Baba, I am reading the Bhagavad For where is God? I think to my knowledge up to now God is everywhere, all over. કે છે કે અમ, હું સમજુ છું એ પ્રમાણે ગોડ ઇઝ એવરીવેર તો પછી તો પછી છે તે રસોડું બંધાય પણ સંડાસ ક્યાં બાંધીએ કે You God is everywhere. You can build a kitchen. Where would you put the lavatory? Yeah, the God is everywhere. What is, uh, if there is God, would you build a laboratory there? No, that's what it's uh, No, because it's uh, God in the sense uh, Atma or Paramatma. Yeah, but it is everywhere. That's what he's asking. I just we have the body inside. Huh? You don't have to worry? No, no, we have to. So, You have to worry, right? no, we have to get a laboratory somewhere. It's when it Somewhere, yeah. કે જે ક્યાંક તો મૂકવી જ જોઈએ એને ક્યાંક તો મૂકવી જોઈએ એમ laboratory not everywhere God is not everywhere. Is this God? Creation of God. This is creation of God. not, but not God. I think we can see God if you want to in every way. કે એમાં જોવું હોય તો આપણને એમાં ગોડ દેખાય not created not created by god God cannot create this. Oh, સમજ્યો દાદા સમજ પડી છે ડેડ બોડી ભગવાન કઈ હોય છે ડેડ બોડીમાં ભગવાન હોય છે કે ભગવાન ગોડ ઇઝ નોટ એવરીવેર આત્મા શરીર માંથી નીકળી જાય છે એટલે પછી તો મરી જાય છે માણસ ગોડ ઇઝ નોટ એવરીવેર પૂછે છે બેન કે ભગવાન અમારે ક્યાં શોધવા we can we find God You must realize yourself there is God. You must realize yourself there is God. But પાણી લે જરા પીવાનું જે દાદા જે જ્ઞાન આપે છે તો તમને લેવાની ઈચ્છા થાય છે આ બધું જાણ્યા પછી કારણ કે કીર્તિભાઈ ઘણું પેલા સમજાયું છે તો કે છે કે હા મારે લેવાની ઈચ્છા થાય છે આંધ્રપ્રદેશ ના આપડે વાક્ય છે રીતે તારી બોલશે એટલું ને જેટલું બોલાય એટલું બોલશે દાદા અસર તો થશે ઇફેક્ટ તો થશે The whole knowledge is given in Gujarati. The whole knowledge is given in Gujarati, and you are not understanding Gujarati, Gujarati. So when Dada gives the knowledge, you're going to have hard time. Maybe you can say all the words, but you won't understand them. મેં કહ્યું કે તમને સમજ તો નથી નહીં પડે કારણ કે જે દાદા કહેવા માંગે છે તે ગુજરાતીમાં છે મેં કહ્યું કે અત્યારે આ રીતની પરિસ્થિતિ તો તમારે લેવું છે તો એમ કે આ અમારે લેવું છે જે ગુજરાતી ભાષા શીખી લે છે ને એને બહુ સરસ લાગે છે પેલા રાજાને લાભ થયેલો પણ કેટલા વર્ષથી ત્રણ વર્ષથી એમને ખેંચાણ રહ્યા કરે ફક્ત એટલું પૂરા ધીમે ધીમે કેટલા વખત જોડે જોડે દાદા એ તો ઘણું બધું સમજે છે સમજી ગયો એટલે પણ કેટલા વર્ષ થયા પૂછી પૂછું કારણ ભાષા સમજે નહીં એટલે પછી એમને લીધેલું એના મા બાપ બાપા બધા પણ એને શાંતિ રહે બધું બહુ ફેરફાર રહે હાલ સમજી ગયો છે ની ચોપડી છે બે મેં એને કહ્યું કે ઇંગ્લિશ ની બે ચોપડી છે મેં તારથી એ વંચાય જો બહુ હેલ્પ કરે ને હેલ્પ તો અમારી સીધી વાત હોય તે જ કરે પેલું એને મદદ કરે સમજવામાં ગુજરાતી શીખે એની વાત તો જુદી એ ભાષા તો આપણી છ મહિના આવડી જાય એવી ભાષા છે wasn't clean. Of course, it will it take effect, you know, otherwise also. But there is, we have seen a few examples. હમણાં જ્ઞાન લો છે ને શુક્રવારે પછી કઈ ગુજરાતી શીખવા મળો કે બહુ લાભ થઈ જશે ચોપડીઓલા ઘેર શીખાય છે So suppose, I mean, I don't know, that's but I did Sanskrit and Telugu writing. And that becomes Gujarati writing in Telugu. How would you do that? Somebody like all these Sanskrit shlokas are in Telugu also. Same written in Telugu script. દાદા એ કે છે કે સંસ્કૃત મને આવડતું નથી પણ તેલુગુમાં લખીને સંસ્કૃતના શ્લોકો બોલે એટલે કે એવું ગુજરાતીનું કરાય એમ એમ પૂછે છે લખે લખે તેલુગુમાં લખે તેલુગુમાં એની સ્ક્રિપ્ટ અને શ્લોક બોલે શ્લોક સંસ્કૃતમાં એ તો આપણે છે ને આપણામાં લખેલું છે uh, આપડા બધા મંત્રો છે પેલી લિપિમાં લખેલા છે ને હા ગુજરાતી લિપિમાં નથી લખેલા દેવનાગરી એવું એ એમનું તેલુગરી ભાષા બોલે પણ દાદા એવું નહીં કે આપડે તો ક્યાં મંત્રો જ બોલવાના ને આપડે તો કઈ શ્લોકો નથી વાંચવાના એ પણ શ્લોકો એના જેવા ને શ્લોકો ગીતા નો ને બધો બહુ અભ્યાસ કરે છે ગીતા ને બધો અને બુદ્ધિના સંસર્ગથી પછી દબાવાય છે અને તમે શું કરો છો એ પગ દબાવું છું એમ કે ભગવાન ના પગ દબાવું છું આપણે હાથ દબાવો છે તમે દબાવો છો કે મારા હાથ દબાવે છે પણ મારી સંપૂર્ણ સંમતિ સાથે મારા હાથ દબાવે છે પણ મારી સંપૂર્ણ સંમતિ સાથે તમારી સંપૂર્ણ સંપત્તિ છે તો અહીંથી આ ઝાડ પર ચડી જાવ ને કે with your willing your complete you સંમતિ with your complete willingness could you get up on the tree ના કરાય ના કરાય the own determination can you get up there તો કોણ દબાવ છે તો who is doing શરીર શરીર કરે છે તમે શું કરો છો what are you doing now following the instincts in the light મન ના જે ઇન્સ્ટિંગ થાય છે તેને ફોલો કરું છું કે ના જે ઇન્સ્ટિંગ એટલે વિચાર સ્પૂર્ણા એને હું ફોલો કરું છું બરાબર તમે કોણ છે જાણતા રહે છે રીતે ફોલો કરો છો So whatever we know what we are, we are doing what we like to do. તે કે છે કે જે પણ ખબર છે કે હું શું છું એ ઉપરથી પછી જે ગમે છે તે હું કરું છું ઊંઘી જાઉં છું તમે ગઈ રાત્રે you sleep at night who who sleep at night you do you sleep at night sleep at night? No, my, yeah, we sleep at the night, body and mind. I guess. હા કે છે અને કોઈ દાડો ઊંઘ ના આવે તો તમને કેમ ઊંઘી જતા નથી કે sometimes you don't feel asleep. Uh, Why don't you why don't you think? uh, Why don't you go Sometimes sleeping? when I, you are not able to fall asleep, how come you can't just tell yourself to go to sleep like that? There's not something important I can turn over this, I can just go deep in my energy. Sometimes I wake up really fine. But I cannot really do anything like that. ખબર નથી એ કે જે ખબર નથી પડતી પણ એમ કે અત્યારે હમણાં હમણાં એમ કે રાતના જાગી જવાય છે બ્રિધિંગ એલર્જી છે એના કારણે પણ હું કશું નથી કરી શકતો કોણ કરે છે કોણ ઉગાડે છે You said your mind was giving you the prompting to do things. So now, at the sleep part, who's making you fall asleep? Your mind and body. Your mind and body is coming to sleep, right? But I suppose when you can go to sleep, that's what was that I was asking. I mean, mind wants to go to sleep, but body is not going to sleep. Yeah, but why can't you? I mean, if you say your mind is doing it, suppose you decide to get up on the sleep, would you be able some of the physically not able to do so there are some physical limits એટલે શરીરની અમુક લિમિટ્સ હોય ફિઝિકલ લિમિટ કે અમુક વસ્તુઓ થઈ શકે અમુક ના થઈ શકે ઉઠવાની શક્તિ ઘરે કેની જરા ઊંઘ્યા પછી હા ઈ તો જ્યાં કહા પાડે તો ઘડિયાળ મૂકવું પડતું નથી હા બરોબર ચાર વાગે જાગવું હોય તો પછી એલાર્મ ની જરૂર પડે તો પછી તમારી શક્તિ ના આવી ગયા તમારી એલાર્મ ની શક્તિ છે સંદાસ જવાની શક્તિ છે તો કે શરીરના અમુક ઇનવોલેન્ટરી મસલ્સ કરે છે તમારી શક્તિ છે કે નહીં શરીરની શક્તિ હમ તમારી શક્તિ કઈ છે કે વોટ <coughs> No, it could be to take series separately, but it's nothing. Then you have કશી શક્તિ નહીં કશી શક્તિ નહીં કે શરીરને જો જુદું માનો તો પછી શક્તિ કશી નહીં आपकी शक्ति आप आप खुद जानता नहीं आपकी शक्ति और दूसरे की शक्ति को आप आरोप करता है कि मैं करता हूँ म- मेरी शक्ति है, है वो आरोप है इससे आपका खुद का शक्ति आपको मालूम नहीं होता है is saying that you do not know what is your strength or what you can do. That is why other people's uh, other other um, you are saying that you are doing it, which that itself makes your strength you know covered up. Mm-hmm. It uh, doesn't make it fully open. I think there are a lot of things we can do we know the limits of our capacity. Okay. એટલે કે ઘણું બધું કરી શકાય જો આપણને આપણી લિમિટ અને કેપેસિટીની ખબર હોય તો આપણને ખબર હોય તો ઘણી બધી વસ્તુઓ કરી શકાય શું શું કરી શકાય કઈ કર્યું અત્યાર સુધી હતું No, we can practice uh, yoga asanas, so breathing exercises, or uh, practice uh, meditation, scriptures. એ કે છે કે મેડિટેશન કરાય યોગની એક્સરસાઇઝ કરાય બ્રીથિંગ એક્સરસાઇઝ કરું છું એવું તો મકેલા કરેગા કે સબ ભેગા મિલ કે બોડી હાર્ટ સબ માઇન્ડ સબ મિલ કે You do it yourself or you do it combined with, together with your hands, body, શરીરનું અને મનનું કમ્પ્લીટ કોઓપરેશન સાથે કરાય એ આપી શકતી નહીં આપી શક્તિ માં તો આપ ઇન્ડિપેન્ડન્ટ હોના છીએ ઇન્ડિપેન્ડન્ટલી કયું કામ કર્યું તમે ઇન્ડિપેન્ડન્ટ એવું નથી ખબર નથી નથી એવું કશું કર્યું तो वाई आर स्पीकिंग के मैं- मैंने किया मैंने किया बोलते हैं So why do you say, uh, why do you say uh, I did? Because I thought- But I have a strong belief that there is something called uh, Atma in us. And uh, that Atma, this body is just a dream that we have.